નિયમમાં પોલ ના મરાય આ મહારાજો ત્રણ દાંડી મૂકીને માળા ફેરવ ફેરવ કરે છે કેટલા અવતાર થયા તોય તમે આ લાકડાની માળા ફેરવો છો શું અહીં ચેતન માળા નથી આ તો નાસ મણકા મણકો આવ્યો નાસ મણકા મણકો આવ્યો એવું કર્યા કરે એટલે આવું કેમ કરો છો ત્યારે કહેશે કે આવું તો અમારા ગુરુ પણ કરતા હતા તેથી અમે પણ એવું જ કરીએ છીએ આ કોઈએ નિયમ લીધો હોય કે રોજ ચાળીસ માળા ફેરવવી છે અને ઉતાવળ હોય તો જેની પાસે નિયમ લીધો હોય તેની પાસે માફી માગીને કહેવું કે આજે તો પાંત્રીસ જ ફેરવાશે તો પાંચ માળા માટે માફી આપજો તો એ ચાલે પણ આ તો ઉતાવળે ઉતાવળે ચાળીસ ગણી નાખે અલે આ માળા ગણવી હોય તો એકડા પછી તગડો ને તગડા પછી સાતડો એવું તે ચાલતું હશે ના ચાલે ચિત્તને બાંધવા માટે માળા ફેરવવી એ બધા ધર્મોમાં છે મુસ્લિમમાં પણ છે આ તો માળા ક્યાં સુધી ફેરવવાની હોય કે જ્યાં સુધી ચિત્તની માળા ફરવા લાગી નથી ત્યાં સુધી અને ચિત્તની માળા ફરવા લાગી એટલે લાકડાની માળાને ફેરવવાની જરૂર નથી આ તમને જ્ઞાન આપ્યા પછી શુદ્ધાત્માની માળા ફરે છે માટે હવે બીજી કોઈ માળાની જરૂર નથી આ તો અજપા જાપ ચાલુ થઈ ગયા શુદ્ધાત્માના અજપા જાપ ચાલુ થઈ જાય એટલે કામ થઈ ગયું પછી પ્રકૃતિમાં જે માલ હોય તે ખાલી કરવાનો નાટકમાં પાઠ પૂરો કરવાનો આ રૂપિયાની નોટો ઉતાવળે ગણવી હોય તો ના ગણે ચોક્કસ ગણે ફરી ફરી ગણે ને માળામાં ગપોલિયું મારે ત્યારે ભગવાન કહે છે કે મારે ત્યાં તો જો તારું બહાર કાચું તો તારા અંતરમાં કાચું રહેશે મહી રાત દાળો તને બળાપો રહ્યા કરશે